એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા ભાઈ વાર્તા સાંભળે છે અને તમને ખબર છે બાળ દોસ્તો આ હિરણ્ય તો દરરોજ વાર્તા સાંભળે છે અને એના ભાઈબંધોને ને મમ્મી પપ્પાને ને બધાને કે છે આવો આવો હિરણ્ય ભાઈ ધ્યાનથી સાંભળજો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાડો છું ભાઈ અને વાર્તાનું નામ છે તોફાની દકુ <laughs> એક નાના શહેરમાં એક કાપડનો વેપારી રહેતો હતો એને એક દીકરો અને નામ એનું દકુ હતું પણ આ દકુ હતો ને એ તો બહુ તોફાની અને અવળચંડા સ્વભાવનો હતો ભાઈ બહુ તોફાન કરે ઘરની એક પણ વસ્તુ ઠેકાણે રહેવા દે નહીં શેરીમાં જાય મહોલ્લામાં જાય તો શેરીના છોકરાને મારતો આજુબાજુમાંથી રોજે રોજ એના વિરુદ્ધ ફરિયાદો આવતી હો કે તમારો દકુ આમ કરે છે તમારો દકુ તોફાન કરે છે એના પિતા તો આખા દિવસ દુકાને ગયા હોય એની મમ્મીને જ આ ફરિયાદો સાંભળવી પડતી એટલે એ તો એની માં તો દકુથી ખૂબ કંટાળી ગઈ હતી હો ભાઈ એક દિવસ એની માએ દકુને કહ્યું દકુ હું બજારમાં જાઉં છું તું ઘરમાં રહેજે અને ઘરની સંભાળ રાખજે જોજે પાછો તોફાન કરીશ નહીં હું થોડી ખરીદી કરીને આવું પછી જ્યાં જવું હોય ત્યાં જજે માં જ્યારે બજારમાંથી ખરીદી કરીને પાછી આવી ત્યારે ઘરની હાલત જોઈને એ તો રડવા જેવી થઈ ગઈ હો ભાઈ ઘરનું બધું રાચ રચીલું આડું અડું પડેલું હતું ખુરશી આમ ને ટેબલ આમ ને લોટ વેરાયેલો પડ્યો હતો રસોડાની બધી વસ્તુઓ વેરણ છેરણ થઈ ગઈ હતી હો ડકુની માં ખૂબ ગુસ્સે થઈ થેલીમાંથી એક સફરજન કાઢવું અને ડકુ તરફ છૂટું ફેંકવું ડકુને એની કાંઈ અસર થઈ નહીં એ બોલ્યો મા સફરજનનો વરસાદ વરસાવ ને મને તો એ બહુ ભાવે છે ડકુ તો બહુ તોફાની હતો એની માં તો રડવા જેવી થઈ ગઈ દકુ તું ખરેખર અવળચંડો છે તું ક્યારે ડાયો થઈશ એની માં તો બોલી માં આ દકુના તોફાનોથી ખૂબ કંટાળી ગઈ હતી હો ભાઈ એક રાત્રે એ જ્યારે દકુની ચિંતા કરતી ઊંઘી ગઈ ત્યારે સપનામાં એને એક પરી દેખાણી એણે કહ્યું બેન તું તારા દીકરાથી કંટાળી ગઈ છો ને તો હું તને એક ઉપાય બતાવું છું એ પ્રમાણે કરીશ તો તારો દકુ ડાયો થઈ જશે કાલે તું એને કાપડનો એક તાકો ને શેરીએ શેરીએ શહેરમાં વેચવા મોકલજે એ કાપડ વેચીને આવે તો જ એને સાંજે જમવાનું મળશે એવું જણાવજે બીજા દિવસે માએ દકુને કાપડનો એક ટાંકો આપ્યો અને કહ્યું દકુ તું શેરીએ શેરીએ ફરીને આ કાપડ વેચી આવ કાપડ વેચીને આવીશ તો જ તને સાંજે જમવાનું મળશે હો કાપડનો તાકો લઈને દકુ તો શેરીએ શેરીએ કાપડ વેચવા નીકળ્યો કાપડ લો કાપડ ચુતરાવ કાપડ આખો દિવસ એ તો ફર્યો પણ કોઈએ એનું કાપડ ખરીદ્યું નહીં ભાઈ સાંજે શહેરના ચોકમાં આવ્યો અને ત્યાં એક મોટા માણસનું પૂતળું હતું હો એણે પૂતળાને કહ્યું તમારે કાપડ ખરીદવું છે જુઓ આ કાપડ ઘણું સારું છે તમને બહુ સારું લાગશે અને કિંમત પણ વ્યાજબી છે પાછી એણે તો પૂતળાને આવું કહ્યું હો પૂતળાએ કાંઈ જવાબ આપ્યો નહીં પૂતળું કાંઈ થોડું જવાબ આપે તમે બોલ્યા નહીં એટલે મને લાગે છે કે તમારે કાપડ ખરીદવું છે એમ કહીને દકુએ તો કાપડનો તાકો પૂતળા પાસે મૂકીને ઘર તરફ એ તો ચાલતો થયો અંધારું થવા આવ્યું હતું દકુ પોતાના ઘેર પહોંચ્યો એના હાથમાં કાપડનો તાકો નહોતો દકુની માને થયું કે એ તો કાપડ વેચીને આવ્યો છે એટલે એને તો ખૂબ આનંદ થયો માએ કાપડના તાકાના પૈસા માંગ્યા પણ દકુ તો પૂતળા પાસે તાકો મૂકીને આવતો રહ્યો હતો હવે દકુ કાપડના તાકાના પૈસા લેવા બાવલા પાસે પહોંચી ગયો પૂતળા પાસે ત્યાં તો તાકો નહોતો કોઈએ તાકો ઉપાડી ગયું હતું દકુ તો પૂતળાને ઉદ્દેશીને બોલ્યો મારા કાપડના તાકાના પૈસા આપ પૂતળું શું જવાબ આપે એ કાપડના પૈસા કેવી રીતે આપે ભાઈ પૂતળાએ કાંઈ જવાબ આપ્યો નહીં એટલે દકુએ ગુસ્સો કરી અને લાકડી પૂતળાના માથામાં મારી લાકડીના ઘાથી પૂતળાનું માથું તૂટીને નીચે પડ્યું એની સાથે જ એમાંથી ઘણી બધી સોના મોહરો નીકળી પડી હો ભાઈ ખણણ કરતી નીચે પડી અને દકુએ ઝડપથી એ સોના મોહરો ભેગી કરી લીધી ઘરે આવીને એણે પોતાની માને બધી સોના મોહરો આપી દીધી માને સોના મોહરો જોઈને નવાઈ લાગી હો ભાઈ એણે માં દકુને પૂછ્યું તને આ સોના મોહરો કોણે આપી અરે શહેરના ચાર રસ્તે ઉભેલા પેલા સજ્જને પૂતળા જેવા નથી લાગતા એ બોલતા નથી કાંઈ દકુએ જવાબ આપ્યો અરે ગાંડા દીકરા માં બોલી અને દકુને ભેટી પડ્યો એણે દકુના માથે હાથ ફેરવો દકુ કાપડના તાકામાંથી તું ઘણા બધા રૂપિયા કમાઈ લાવ્યો છે હવે તો ભાઈ દકુ ડાયો થઈ ગયો પછી તો અને પોતાના પિતાની સાથે દુકાને જોવા લાગ્યો આમ દકુ પછી તો માતા પિતાનો લાડકવાયો દીકરો બની ગયો હો હિરણ્યભાઈ તમને મજા પડી ને આ વાર્તા સાંભળવામાં ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો તમે આ વાર્તા તમારા ભાઈબંધોને કહેજો પાછા આવજો